ગંગા કિનારે ગર્ભાસનમાં બેઠા છે પરીક્ષિત રાજાએ જીવનમાં એક જ વાર પાપ કર્યું પણ ધન્ય છે રાજાને પાપ કર્યા પછી પાણી પણ પીધું નથી જે દિવસે પાપ થાય ને તે દિવસે એકાદશી ન હોય છતાં અગિયારસ કરજો અગિયારસ કરવાનું એટલે કે સિંગોડાનો શીરો ખાવાનો નહીં ઘણા બધું ઉપવાસ કરવાનો આજે હું જુઠ્ઠું બોલ્યો આ જીભને મારે સજા કરવી છે પાપ થયા પછી તમારા તનને મનને જીભને તમે સજા કરશો ને તો યમણ તમને સજા કરશે ને મને પાણી પીવાનો શું અધિકાર છે મેં એક બ્રાહ્મણનું અપમાન કર્યું છે અન્નજળનો ત્યાગ કર્યો છે ગંગા કિનારે ગર્ભાસનમાં બેઠા છે આજે પરીક્ષિત રાજા નથી હવે ઋષિ જેવા થયા એને કરેલા પાપના માટે પસ્તાવો થયો છે સાતમે દિવસે મળવાનો છું તે સાંભળ્યા પછી વિલાસી જીવનની સમાપ્તિ થઈ પવિત્ર જીવનનો આરંભ થયો છે પરીક્ષિત હવે ઋષિ જેવા થયા છે ઋષિને ઋષિ મળવા જાય છે વગર આમંત્રણે ત્યાં ઋષિઓ આવ્યા છે અત્રિદવસિષ્ઠશ્ચ વનશ્ચરદ્વાન हरिष्टनेमिरभृगुरङ्गिराश्च पराशरो गाधिसुतोऽथ रामः उतच्च इन्द्रप्रमदेध्मवाहौ मेधातिथिर्देवल आर्ष्टिषेणः भारद्वाजो गौतमः पिप्पलादः मङ्क्रेय औणः कवशः कुम्भयोनिः દ્વૈપાયનો ભગવાન નારદશ્ચ આ ઋષિઓનું સ્મરણ કરીએ ને તોય મન પવિત્ર થાય અત્રિ ઋષિથી આરંભ કર્યો છે વયો વૃદ્ધ છે મહાન જ્ઞાની છે જે ગુરુ દત્તાત્રેય ભગવાનના પિતા થાય છે અત્રિ ઋષિ પધાર્યા છે અત્રિલ વસિષ્ઠશ્ચ વનશ્વરદ્વાન શ્રી રામચંદ્રજીને તત્વજ્ઞાનનો ઉપદેશ કરનાર શ્રી રામચંદ્રજીના સદગુરુ વસિષ્ઠ ઋષિ આવ્યા વ્યાસ નારાયણ કૃપા કરીને પધાર્યા છે અગસ્ત્ય મુનિ આવ્યા છે શ્રી નારદજી મહારાજ પધારે આ બધા મહાન મહાન ઋષિઓ વગર આમંત્રણે આવ્યા છે ઋષિને ઋષિ મળવા જાય પરીક્ષિત હવે રાજા નથી પરીક્ષિત ઋષિના જેવા થયા સંતોનું સન્માન કર્યું છે એક એકની પૂજા કરી છે અને સંત સમાજમાં કરેલું પાપ રાજાએ જાહેર કર્યું હું પાપી છું અધમ છું મેં બ્રાહ્મણનું અપમાન કર્યું છે હું સાતમે દિવસે મળવાનો જે પાપ છુપાવે છે એના મનમાં પાપ ઘર કરે પાપ છૂટે એવી ઈચ્છા હોય તો પાપ છુપાવશો નહીં પાપ જાહેર કરો પાપ થયા પછી અનેકને બોલાવીને હાથ જોડીને કહેજો કે મેં આવું પાપ કર્યું છે પાપની જાહેરાત કરવાથી પાપ છૂટે છે પુણ્યને છુપાવી રાખો પાપને છુપાવશો અજીવનો એવો સ્વભાવ છે પાપને છુપાવે છે અને પુણ્યની બહુ જાહેરાત કરે રાજાએ આજે સંત સમાજમાં કરેલું પાપ જાહેર કર્યું છે હું સાતમે દિવસે મરવાનો છું મને દુઃખ તો એકાએ છે મેં જીવનમાં કોઈ દિવસ મરવાની તૈયારી કરી નથી યમદૂતો મને મારતા મારતા લઈ જશે મારું મરણ સુધરે મરણ મંગલમય થાય મને પરમાત્માના દર્શન થાય એવી કૃપા સમય બહુ થોડો છે મોટા મોટા ઋષિઓ આવેલા પણ કોઈને બોલવાની હિંમત થઈ નહીં ಜನಮ ಜನಮ ಮುನಿಜ ತನಕರಾಹಿ ಅಂತರಾಮ કહી આવત નાહી કોઈ બોલતા નથી પરીક્ષિત ગભરાયા છે આજનો દિવસ તો હવે પૂરો થાય આ ઋષિઓ સમર્થ છે મેં એક ઋષિનું અપમાન કર્યું તેથી આ લોકો બોલતા નથી હવે હું પરમાત્માને શરણે ગઈ જે પ્રભુએ મારો જન્મ સુધાર્યો છે એ જ ભગવાન મારું મરણ સુધારે ભીતિ વિના પ્રીતિ થતી નથી જ્યારે ભય લાગે છે ને ત્યારે આ જીવ ભયથી પણ ભગવાનની થોડી ભક્તિ કરે આજે ગભરાયા છે મેં મરવાની કોઈ દિવસ તૈયારી કરી નથી હવે મારું શું થશે પ્રેમથી પરમાત્માને મનાવે હું લાયક નથી તમારા લાડીલા પાંડવોના વંશનો બાળક છું હું શરણે આવ્યો આપે મારો જન્મ સુધાર્યો છે કૃપા કરો મારું મરણ મંગલમય પરીક્ષિત પરમાત્માને મનાવે છે અને હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે कृष्णा हरे कृष्णा कृष्णा कृष्णा हरे हरे Glory કીર્તન કરતા કરતા પરમાત્માને મનાવે મારું મરણ સુધરે મારું મરણ બંધન મેં ભૂલ કરી હું શરણે આવ્યો આર્તનાદ પ્રભુના કાને જાય છે આજે પરમાત્માએ સુખદેવજી મહારાજને પ્રેરણા કરી છે ગંગા કિનારે ફરતા તત્રા ભવદ ભગવાન વ્યાસપુત્ર યદૃચ્છયા ગામ અતમાનો નપેક્ષા અલક્ષ્યલિંગો નિજલાભતુષ્ટા મૃતસ્ત્રીબાદૈરવદૂત ચારે બાજુ પ્રકાશ પડ્યો છે ઋષિઓ જોવા લાગ્યા આ ઉપરથી સૂર્યનારાયણ તો નીચે ઉતર્યા નથી ને આ કોણ આવે છે કેળે કંદોરો નહીં તો લંગોટી હોય ત્યાંથી નગ્ન દિગંબર છે વાસનાનું વસ્ત્ર પડી ગયું પૂર્ણ નિર્વાસન છે દુષ્ટિ નાકના અણીમાં સ્થિર કરી કેટલાક બાળકો પાછળ પડેલા કોઈ નાગો જાય છે કોઈ ધૂળ ફેંકે છે કોઈ પથ્થર મારે દેહનું ભાન નથી જગતનું ભાન હોય શ્રી કૃષ્ણનું ધ્યાન સ્મરણ કરતા જે દેહભાન ભૂલે છે પરમાત્મા એના પાછળ પાછળ ચાલે છે એક ઋષિએ ઓળખી લીધા છે આ તો ભગવાન શંકરનો અવતાર થયો સુખદેવજી મહારાજ પધારે છે એવું લાગે છે એમના વખાણ બહુ સામે આજે પ્રત્યક્ષ દર્શન થાય ઋષિઓ વાતો કરતા હતા અને તે સમયે સુખદેવજીએ સભામાં પ્રવેશ કર્યો છે બધા ઉઠીને ઉભા થયા અને શ્રી સુખદેવજી મહારાજ કી જય જયકાર કર્યો છે કોણ માન આપે છે કોણ વંદન કરે છે જરા એનું ધ્યાન નથી પરમાત્માની પ્રેરણાથી પધાર્યા છે એક જ સિંહાસન ખાલી હતું તે સિંહાસનમાં આવ્યા છે જય જયકારનો શબ્દ રાજાના કાને ગયો છે રાજાએ આંખ ઉઘાડી સુખદેવજી મહારાજના દર્શન થયા મારું મરણ સુધારવા માટે આવ્યા મારા જેવા કામી અને વિલાસીના ઘેર આવા સંત કોઈ દિવસ જાય નહીં પરમાત્માએ મારું મરણ સુધારવા માટે અમને મોકલ્યા સુખદેવજીના ચરણમાં વંદન કરે પૂજા કરી છે અને સુખદેવજીને કહ્યું છે હું સાતમે દિવસે મરવાનો છે ગુરુદેવ હું શરણે આવ્યો જીવનમાં એક જ વાર પાપ કર્યું હતું ધન્ય છે રાજાને રાજાને કરેલા પાપના માટે બહુ પસ્તાવ થયો હું પાપી છું વદન હું સાતમે દિવસે મરવાનો છું છેલ્લો લાયક હતો અને ગુરુદેવ તે મહાન સિદ્ધ ગભરાયો છે ચરણમાં જ્યાં માથું મૂક્યું છે દયા આવી છે આ જીવને પરમાત્માના દર્શન થાય આ નિર્ભય બને ચરણમાં જ્યાં માથું મૂક્યું છે સુખદેવજીએ રાજાના માથે હાથ પધરાવ્યો ગુરુદેવનો વરહસ્ત માથે આવ્યો તે ક્ષણે દ્વારિકાધીશે બ્રહ્મનિષ્ઠ સદગુરુ જેને સ્પર્શ કરે છે એને તે ક્ષણે પરમાત્માના દર્શન કરાય જેના રોમ રોમમાંથી પ્રભુના નામનો જપ થયો છે સહજ સુમિરન હોત હૈ રોમ રોમ સે રામ મન મિલાના બ્રહ્મ છે તેની બ્રહ્માકાર વૃત્તિ સ્થિર થઈ એવા મહાપુરુષો જેને સ્પર્શ કરે છે તે જ ક્ષણે પરમાત્માના દર્શન કરાય રાજાને ખાતરી થઈ છે મારું મરણ સુધારવા માટે આવ્યા છે રાજાને કહ્યું છે હું તારું લેવા આવ્યો નથી તને આપવા આવ્યો છે સદગુરુદેવ સત્શિષ્યને પરમાત્માનું દાન કરે છે હું જગતમાં ફરું છું પણ નિરપેક્ષ થઈને ફરું છું સંત જગતમાં નિરપેક્ષ થઈને ફરે છે લક્ષ્મીપતિ જેના હાથમાં આવે છે એ જ નિરપેક્ષ થાય લક્ષ્મી હાથમાં આવે તેથી જીવ નિરપેક્ષ થઈ શકે નહીં યદૃચ્છયાધામ અટમાન પણ અનપેક્ષ તારું લેવા આવ્યો નથી તને આપવા આવ્યો હજુ તો સાત દિવસ હાથમાં છે શું કામ ગભરાય ઘણો સમય ભૂતકાળનો વિચાર હવે છોડો ભૂતકાળમાં જે થયું ને એનો વિચાર કરવાથી કંઈ લાભ થતો નથી ભૂતકાળનો વિચાર કરવાથી અનેકવાર શોક થાય કે આવું થયું ભવિષ્યનો વિચાર કરવો નહીં ભવિષ્યનો બહુ વિચાર કરે તો ભય લાગે જે વર્તમાનને સુધારે છે એનું ભૂત ભવિષ્ય બધું સુધરે છે હજુ સાત દિવસ હાથમાં છે ગભરાશો નહીં મારા શ્રી કૃષ્ણનું ધ્યાન કરો પ્રત્યભાષત ધર્મજ્ઞો ભગવાન બાદરાયણી બદરાણામ સમૂહ બાદરમ બાદરમ અયનમ યસ્ય સહ બાદરાયણ અને બાદરાયણસ્ય અપત્યમ પુમાન બાદરાયણી સુખદેવજીમાં જ્ઞાન ભક્તિ અને વૈરાગ્ય આ ત્રણે પરિપૂર્ણ છે તે બતાવવા માટે બાદરા એની શબ્દ વાપર્યો છે રાજાને કહ્યું છે હું તારું કંઈ લેવા આવ્યો નથી મારા પિતાજી આખો દિવસ ધ્યાન કરે જપ કરે અતિ ભૂખ લાગે ત્યારે ઝાડ પાસે ભિક્ષા માંગે વ્યાસાશ્રમમાં બોરના ઝાડ બહુ હતા ટપ ટપ ટપ બોર પડે ગંગાજળમાં શુદ્ધ કરી મનથી એ પરમાત્માને અર્પણ કરે અતિશય ભૂખ લાગે ત્યારે મારા પિતાજી બોર ખાઈને ભક્તિ કરતા હતા એમનું નામ બાગરાયણ છે એમનો હું પુત્ર છું તેથી લોકો મને બાગરાયણ હજુ તો સાત દિવસ હાથમાં છે ગભરાશો નહીં મરણ મંગલમય થશે સુખદેવજીએ રાજાના માથે હાથ પધરાવ્યો અને ત્યારે જ રાજાને દ્વારિકાનાથના પ્રત્યક્ષ દર્શન કરાવ્યા રાજાના માથે હાથ પધરાવ્યો ત્યારે જ રાજાનું કલ્યાણ થયું છે આગળની બધી જે કથા છે તે આપણા માટે રાજાને કૃતાર્થ કર્યો છે રાજાને કહ્યું છે કે હવે ભૂતકાળનો વિચાર છોડો ભવિષ્યનું ચિંતન ન કરો વર્તમાનને સુધારો મારા નારાયણનું ધ્યાન કરો પ્રેમથી નારાયણની સેવા કરો નારાયણનું સ્મરણ કરતા તન્માય બનો મરણ મંગલમય હવે પરીક્ષિત પ્રશ્ન કરશે તે કથા આપણને આવતીકાલે સંભળાવશે स्वस्ति श्रीमद्भागवते महापुराणे पारमंस्याम् संहितायाम् वैयासिक्याम् अष्टादशसाहस्याम् प्रथमस्कन्धे श्रीशुकागमनवर्णम् नाम एकोनविंशोऽध्याया द्वारिका व्यासाय नमः श्री सरस्वत्यै श्रोतव्यादिषु यः परः પરમાત્મા શ્રી કૃષ્ણ જગત ગુરુ છે कृष्णम् वन्दे जगद्गुरु गुरुतत्त्व ने ईश्वर तत्व एक होय સદગુરુદેવને શોધવાની જરૂર નથી સદગુરુદેવ તેમના દર્શન કરવા માટે સદગુરુદેવનો ઉપદેશ લેવા માટે લાયક થવાની જરૂર છે સૂર્યનો પ્રકાશ સર્વ ઠેકાણે છે પણ ઘૂબડને સૂર્યના પ્રકાશમાં અંધારું દેખાય ઘૂબડના આંખનો એ દોષ છે સદગુરુદેવ તો સર્વ કારણે સર્વ ઠેકાણે વિરાજેલા છે સંતો અમર છે સંતોને કાળ મારી શકે નહીં જે કાળના પણ કાળ પરમાત્મા સાથે પ્રેમ કરે પરમાત્મા સાથે જે એકરૂપ થયા છે એવા સાધુ સંતોને કાળ મારી શકતો નથી સંતો આજ પણ છે મોટા મોટા રાજાઓને જગત ભૂલશે સંતોને નહીં ભૂલે સંતો અમર છે સત્શિષ્યને એ શોધે છે જગતમાં સદગુરુ દુર્લભ નથી સત્શિષ્ય દુર્લભ એને ભગવાન થોડું પણ ખાવાનું આપે છે આ જીવાત્માને જ્યારે પરમાત્માના દર્શનની ભૂખ લાગે આ જીવને પ્રભુ વિના જ્યારે ગમતું નથી ત્યારે ભગવાન જ એને સદગુરુ રૂપે મળવા આવે સદગુરુ તત્વ અને ઈશ્વર તત્વ એક જ છે જગતમાં સદગુરુ દુર્લભ નથી સત્શિષ્ય દુર્લભ આ જીવને ભગવાનના દર્શન કરવાની ઈચ્છા થતી નથી માનવને સંસાર મીઠો લાગે છે માનવને ભગવાનની જરૂર જ લાગતી નથી કેટલા ભગવાનના પાછળ તો પડે છે પણ સંસારનું સુખ ભોગવવા માટે ભગવાનના પાછળ પડે ભગવાનના માટે જે ભગવાનના પાછળ પડે ભગવાને જીવ ઉપર કૃપા કરે જેને પરમાત્માના દર્શનની ઈચ્છા છે જેને શ્રી કૃષ્ણનો વિયોગ સહન થતો નથી જેને સંસારનું બધું સુખ તુચ્છ લાગે છે પરમાત્માના દર્શન માટે જેના પ્રાણ તલસે છે એને સદગુરુદેવ કૃપા કરીને દર્શન આપે સદગુરુદેવને શોધવા ત્યાં જશો આપણે લાયક થઈશું તો સદગુરુદેવ કૃપા કરીને દર્શન આપવા પ્રગટ પરીક્ષિત મહારાજ રાજમહેલમાં વિલાસી જીવન ગાળતા હતા ત્યારે સુખદેવજી પધાર્યા નથી રાજાએ જયારે સાંભળ્યું કે હું સાતમે દિવસે મરવાનો છું વિલાસી જીવનની સમાપ્તિ થઈ અંદરની આંખ ઉગડી ગઈ પરમાત્માના માટે ગંગા કિનારે જઈને બેઠા છે ત્યારે વાગર આમંત્રણે સુખદેવજી મહારાજ પધાર્યા સુખદેવજીને કોણ આમંત્રણ આપી શકે જેને આંખ ઊંચી કરીને કોઈના સામું જોવાની પણ ઈચ્છા થતી નથી જેને પરમાત્માનો આનંદ મળ્યો છે જે બ્રહ્માનંદમાં મસ્ત છે જેને લંગોટીની પણ જરૂર નથી એને કોણ કહી શકે કે મારા ઘેર કથા કરવા આવે સુખદેવજી મહારાજ તો વગર આમંત્રણે પધાર્યા રાજમહેલમાં વિલાસી જીવન ગાળતા હતા ત્યારે સુખદેવજી પધાર્યા નથી રાજમહેલમાં વિલાસી જીવન ગાળતા હતા અને કદાચ સુખદેવજી તે સમયે પધાર્યા હોત ને તો રાજાએ પણ હાથ જોડીને કહ્યું કે તમે કથા કરવા તો આવ્યા પણ અત્યારે કથા મળવાની ફુરસદ નથી માયા માનવને બે રીતે મારે છે માયા માનવને સંસારમાં ફસાવી રાખે ઘરમાં બધી અનુકૂળતા હોય ને તો વધારે ભક્તિ કરવાની ઈચ્છા થતી નથી જેને ઘરમાં બધી અનુકૂળતા છે સંપત્તિ છે સંતતિ છે સર્વ રીતે સુખી છે એને તમે એમ કહો કે તમે વધારે ભક્તિ કેમ કરતા નથી કથામાં કેમ બેસતા નથી પ્રભુએ બધું આપ્યું છે બધી અનુકૂળતા હોય ને ત્યારે લોભ વધે છે ધંધો બહુ સારી રીતે ચાલતો હોય તો વધારે ભેગું કરવાની ઈચ્છા થાય જેને બધી અનુકૂળતા મળી છે એ શાંતિથી ભક્તિ કરતો નથી લાભથી લોભ વધે છે હજુ થોડુંક ભેગું કરું આ લોકો અત્યારે કથા ક્યાં બેહાડી તો અમારો સિંહમનો સમય છે ઘરમાં બધી અનુકૂળતા હોય તો શાંતિથી બેસીને ભક્તિ કરવાની ઈચ્છા થતી નથી માયા મારે છે અને ઘરમાં પ્રતિકૂળતા હોય ધંધામાં કંઈક નુકસાન થયું હોય કોઈ કહે કે તમે કથા સાંભળો ત્યાં ભાવ ડૂબી ગયા ને તેથી મારું મન શાંત નથી અને ભાવ વધ્યા હતા ત્યારે તને ક્યાં શાંતિ હતી બે રીતે માયા મારે છે ઘરમાં બધી અનુકૂળતા હોય તો વિકાર વાસના વધે છે લોભ વધે છે જીવ શાંતિથી ભક્તિ કરતો નથી ઘરમાં કંઈક પ્રતિકૂળતા હોય તો હાયાય કરે માયા માનવને બે રીતે મારે છે એને શાંતિથી ભક્તિ કરવા દેતી જ નથી પરીક્ષિત રાજાએ જયારે સાંભળ્યું કે હું સાતમે દિવસે મરવાનો છું રાજા સાવધાન થઈ ગયા પરીક્ષિત રાજાએ તો એવું માન્યું કે આજે જ હું મરી ગયો ગંગા કિનારે બધું છોડીને ભગવાનના માટે બેઠા ત્યારે સુખદેવજી મહારાજ કૃપા કરીને પધાર્યા સત્શિષ્યને શોધતા સદગુરુદેવ આવે આપણે પરીક્ષિત જેવા લાયક સત્શિષ્ય બનીશું તો આપણને પણ ભગવાન કોઈ સંતના દર્શન કરાવશે શબ્દથી જ્ઞાનનો ઉપદેશ જે કરે છે તેને ગુરુ કે છે જેનો પ્રત્યેક વ્યવહાર જ્ઞાન ભક્તિથી ભરેલો છે એને સદગુરુ કે છે સંતો એવું માને છે સર્વકાળ ભક્તિ કરવાની સાધારણ માનવ એવું સમજે છે સવારે સ્નાન કર્યા પછી કલાક બે કલાક ભક્તિ કરવાની આખો દિવસ ભગવાનના પાસે પડવાની શી જરૂર સંતો એવું માને છે આખો દિવસ ભક્તિ ન કરે તો મન પાપ કરશે સર્વકાળ ભક્તિ કરવાની બહુ જરૂર છે સંતો રસ્તે ચાલતા ભક્તિ કરે છે એ જાણે છે રસ્તે ચાલતા ભક્તિ ન કરું તો આંખ બગડશે મન બગડશે ઈશ્વરથી વિભક્ત ન થાય એને ભક્તિ કહે છે પતિવ્રતા સ્ત્રી ભલે પિયરમાં જાય પણ એ પતિ સાથે જ હોય પતિવ્રતા સ્ત્રીનો પ્રેમ શું આવી પતિમાં હોય છે એ ગમે ત્યાં જાય પણ એ જેમ પતિ સાથે રહે છે સંતો સર્વતા ભગવાનને સાથે રાખે સંતો સર્વકાળ ભગવાનની ભક્તિ કરે સત્શબ્દનો અર્થ છે પરમાત્મા સર્વમાં અને સર્વતા જે પરમાત્માના દર્શન કરે છે એને જ સદગુરુ કે છે ઓમ તપ અને સત આ ત્રણ ભગવાનના નામ છે સત શબ્દનો અર્થ પરમાત્મા એવો થાય સત શબ્દનો અર્થ ભગવાન એવો થાય સત એટલે પરમાત્માના જે સર્વકાળ દર્શન કરે એને સદગુરુ કે છે સુખદેવજી મહારાજ ગુરુ નથી સદગુરુ છે શબ્દથી જ્ઞાનનો ઉપદેશ કરનાર ઘણા મળે ક્રિયાથી બોધ આપનાર બહુ ઓછા છે સંતો કેવી રીતે ચાલે છે સંત જગતને કેવી રીતે જુએ છે સંતનો પ્રત્યેક વ્યવહાર ભક્તિથી ભરેલો હોય સંત મૌન રાખીને બેસે ને તો એ ઘણું જાણવાનું મળે ગુરોસ્તુ મૌન વ્યાખ્યાનમ શિષ્યાસ્તુ છિન્ન સંશયા સંતોનું મૌન એ જ્ઞાન છે શું કરી સાવધાન કરે વરિયાન એ સતે પ્રશ્ન કૃતો લોક કન્નૃપણ आत्मवित्सम्मतः पुंसाम् श्रोतं यादिषु यः परः સદગુરુદેવ એક જ છે સંતો એવું વર્ણન કરે છે તે ભગવાન કરતા પણ સદગુરુદેવ શ્રેષ્ઠ છે પરમાત્મા તો સર્વથી શ્રેષ્ઠ છે ભગવાન કરતા પણ સદગુરુદેવ શ્રેષ્ઠ એનાને કારણ બતાવે છે પરમાત્માએ આ સંસારની રચના જેવી કરી છે બધાનું મન સંસારમાં ફસાયેલું જ રહે માનવને પરમાત્માના દર્શનની ઈચ્છા થતી જ નથી માનવને સંસાર બહુ સરસ લાગે પ્રભુએ રચના જ એવી કરી આ સંસારમાં જીવ અનેકવાર દુઃખી થાય છતાં સંસાર સરસ લાગે પુરુષના આંખમાં મનમાં એવો મોહ હોય છે એને સ્ત્રીમાં સૌંદર્ય દેખાય સ્ત્રીનું મન એવું બગડેલું હોય છે એને પુરુષના શરીરમાં સૌંદર્ય દેખાય કેટલાક લોકોને તો નખમાં ને વાળમાં પણ સૌંદર્ય દેખાય છે નખ બહુ વાર જ છે વાળ બહુ વાર અને નખમાં શું સારું છે મખ અને વાસ એ તો શરીરનો મળ છે કેટલાકને નખમાં વાળમાં સૌંદર્યનો ભાસ થાય આપણા શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે તમે ભોજન કરવા બેસો અને કદાચ અન્નમાં વાળ આવી જાય તો એ અન્ન ખાશો નહીં વાળ બહુ અપવિત્ર છે અશુદ્ધ છે અન્નમાં વાળ આવે તો તે અન્ન ખવાય જ નહીં પ્રભુએ એવો મોહ રાખ્યો છે સ્ત્રીને પુરુષમાં પુરુષને સ્ત્રીમાં સૌંદર્યનો ભાગ થાય મળમૂત્રથી ભરેલા શરીરમાં શું સારું છે માનો જેવો કોઈ સાફ કરનારો નથી કોઈ મેલી વસ્તુ નથી આખો દિવસ માનો સાફ કરે પણ દુર્ગંધ જ આવે છે કેટલાક સુધરેલા લોકોએ દુર્ગંધને ઢાંકવા માટે જે પાવડર વગેરે લગાડે છે પણ આ દુર્ગંધ જાય જ નહીં આંખમાંથી કાનમાંથી મુખમાંથી દુર્ગંધ નીકળે આ શરીરમાં કઈ સારું નથી પણ એવો મોહ થયો છે સ્ત્રીના શરીરમાં સ્ત્રીને પુરુષના શરીરમાં સૌંદર્યનો ભાસ થાય છે આ પ્રભુએ મોહ રાખ્યો ન હોત ને તો બધા ભગવાનની ભક્તિ કરવાના હતા આવો મોહ પ્રભુએ શા માટે રાખ્યો હશે ભગવાનને એમ થતું હશે કે બધા જ ભક્તિ કરે ને તો પછી મારા વૈકુંઠમાં બહુ ભીડ થઈ જશે બધા વૈકુંઠમાં આવે નહીં બધા ભક્તિ કરે નહીં અને તેથી કદાચ પ્રભુએ આવો મોહ રાખ્યો હશે સંસારની રચના જ એવી કરી છે માયાએ વિષયોમાં એવું આકર્ષણ ભરી દીધું છે કે વિષયો મીઠા જ લાગે છે માતાજી સાવધાન કરે સદગુરુદેવ સત્શિષ્યને સમજાવે છે આ જગત જેને બનાવ્યું છે એ ભગવાન બહુ સુંદર છે તારી બુદ્ધિ તારું મન બગડ્યું છે તેથી સ્ત્રીમાન પુરુષમાં તને સૌંદર્યનો ભાસ થાય સુંદર તો પરમાત્મા શ્રી કૃષ્ણ છે સદગુરુદેવ સત્શિષ્યને પ્રભુના માર્ગમાં વાળે ભગવાન શ્રેષ્ઠ છે કે સદગુરુદેવ શ્રેષ્ઠ પરમાત્માએ તો સંસારની રચના એવી કરી છે કે જીવ સંસારમાં ફસાયેલો જ રહે છે સંસારનો મોહ છૂટતો નથી સદગુરુદેવ સત્શિષ્યને સમજાવે છે આ સંસાર જેને બનાવ્યો છે એ સંસારનો સર્જનહાર સુંદર છે આ ફૂલ તમને આવડે સુંદર લાગે છે બે ચાર કલાક પછી આ ફૂલ કણમાશે ફૂલ કણમાય કે પછી સુંદર લાગતું નથી પછી તો લોકો ઉઠાવીને ફેંકી દે ફૂલ જેમ કરમાય છે તેમ આખું જગત કરમાય જગતમાં કરમાતા નથી એકલા શ્રી કૃષ્ણ પરમાત્મા અતિ સુંદર છે જેનું વર્ણન થઈ શકે એમ નથી ત્રણ દેવ શ્રેષ્ઠ માન્યા છે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ્વર આ ત્રણ દેવો એક એક કામ કરે છે જ્યારે સદગુરુદેવ ત્રણે કામ કરે બ્રહ્માજી જગતની ઉત્પત્તિ કરે છે વિષ્ણુ ભગવાન જગતનું રક્ષણ કરે છે અને શિવજી મહારાજ જગતનો વિનાશ કરે છે ત્યારે પ્રલય થાય આ ત્રણ દેવો એક એક કામ કરે છે જ્યારે સદગુરુદેવ ત્રણે કામ કરે સદગુરુદેવ સત્શિષ્યને નવો જન્મ આપે છે માતા પિતા જે જન્મ આપે છે એ બહુ પવિત્ર નથી સદગુરુદેવ મળ્યા પછી નવો જન્મ થાય જેને કોઈ સંત મળ્યા નથી જે માનવ ઉપર કોઈ સંતની કૃપા ઉતરી નથી એ માનવ પશુ સમાન હોય કૂતરો આખો દિવસ રખડે છે કેટલાક પૈસા માટે બહુ રખડે જીવનમાં પૈસાની જરૂર છે વાત સાચી છે પૈસાથી સુખ મળે છે પૈસાથી શાંતિ મળતી નથી પૈસાથી સુખ મળે છે પણ પૈસાથી દુઃખનો અંત આવતો નથી સદગુરુદેવ સત્શિષ્યને નવો જન્મ આપે સદગુરુદેવ કૃપા કરે છે ત્યારે જ માનવ પરમાત્માના માટે કંઈ સાધન કરે જે ભગવાનની ભક્તિ કરતો નથી જે પરમાત્માના દર્શન માટે સાધન કરતો નથી એ પશુ કરતા હલકો છે કૂતરાને જે ઘરમાં ટુકડો મળે છે કૂતરો બચારો આખી રાત જાગે છે એ બહુ કાળજી રાખે છે કે ચોરી ન થાય કૂતરો જેનું ખાય છે એની ચાકરી કરે છે પુત્ર જેનું ખાય છે એની સેવા કરે છે જે પરમાત્માએ આપણને આ શરીર આપ્યું છે જે પ્રભુએ આંખ આપી છે જે પરમાત્માએ માનવના માટે અનાજ ઉત્પન્ન કર્યું છે એ ભગવાનની સેવા પૂજા ન કરે પરમાત્માના દર્શન માટે પ્રયત્ન ન કરે એ માનવ પશુ કરતા હલકો કૂતરો સારો કે જેનું ખાય છે એની થોડી સેવા કરે છે એ આખી રાત જાગે છે સંત મળે ત્યારે પવિત્ર જીવનનો આરંભ થાય સંત કૃપા કરે છે ત્યારે નવો જન્મ થાય સદગુરુ બ્રહ્માજીનું સ્વરૂપ છે ગુરુ બ્રહ્મા સદગુરુ સત્શિષ્યને નવો જન્મ આપે છે ગુરુ વિષ્ણુ ગુરુદેવે વિષ્ણુ ભગવાનનું સ્વરૂપ છે વિષ્ણુ ભગવાન સર્વનું રક્ષણ કરે બ્રહ્માજી ઉત્પત્તિ કરે છે વિષ્ણુ ભગવાન રક્ષણ કરે છે અને શિવજી મહારાજ પ્રલય કરે આ ત્રણ દેવ એક એક કામ કરે છે સદગુરુદેવ સત્શિષ્યનું સર્વકાળ રક્ષણ કરે સદગુરુદેવ એવું માને છે જે શિષ્ય મારી પૂજા કરે જેને મારામાં વિશ્વાસ રાખ્યો છે એને હું ભગવાનના દર્શન ન કરાવું ત્યાં સુધી હું એનો ઋણી છું ઘણા સાધુ સંતોને તેથી ગુરુ થવાની ઈચ્છા થતી નથી જે ગુરુ થયો એના માટે બહુ જવાબદારી આવે આપણા શાસ્ત્રોમાં તો એવું લખ્યું છે કે શિષ્યને જ્યારે પાપની સજા થાય છે ત્યારે ભગવાન ગુરુને બોલાવે છે ગુરુને ઠપકો આપે છે કે ગુરુ પૂર્ણિમાના દિવસે તમે પૂજા લેતા હતા આ શિષ્યનું પાપ કેમ છોડાવ્યું નહીં આપણા શાસ્ત્રોમાં તો કોઈ કોઈ ઠેકાણે એવું વર્ણન આવે છે શિષ્યને જયારે પાપની સજા થાય છે ત્યારે થોડી સજા ગુરુને પણ થાય તમે ગુરુ થઈને એનું પાપ કેમ છોડાવ્યું નહીં ગુરુ થવાની ઈચ્છા રાખવી નહીં કોઈ સાધુ સંતને ગુરુ કહેવાની ઈચ્છા રાખી કોઈ સંતને ગુરુ માનજો ગુરુદેવ સત્શિષ્યનું સર્વકા રક્ષણ કરે છે ગુરુદેવને શિષ્યનું કંઈક લેવાની ઈચ્છા થતી નથી જે ગુરુને Bye. Thank you.